સ્વામીજી આપણી દિશામાં આપણે આ જે નિષ્ઠા તમે જોયું કે આપણને જે આ કળિયુગમાં પ્રત્યક્ષપણે પરમાત્માનો પ્રકાશ પ્રાપ્ત થયો બધા એને અને એની એનું પ્રાગત્ય થયું આપણા બધામાં બહુ સુંદર પરમ જ્યોતિ સ્વરૂપ એ છોકરીઓ દાદા ચાલી ભાવના અત્યારે આ કામ આપણી આપણે આપણે પુણ્યશાળી બધા છે દાદાએ બધાને પુણ્ય બધાના માટે બધાના પુણ્યાનું પુણ્યના યોગને નિમિત્ત કર્યું અને જસ આપ્યો પરંતુ આજે અદભુત આ કળિયુગમાં પુણ્ય શ્લોક સ્વરૂપે જે યશ નામ કર્મ કામ કરી રહ્યું છે મારે ભગવાનના વીર શાસનમાં એ અદભુત આપણે બધાના મારફતે એ પ્રવર્તમાન સ્વરૂપે એ જ કામ કરી રહ્યું છે અને એ કામને ચાલવાનો ખૂબ ખૂબ ચાલવાનો આ પાંચ આજ્ઞા સ્વરૂપી આ કાળના પાંચ મહાવ્રત સ્વરૂપી ધર્મથી વિનયથી પરમ વિનયથી લઘુત્તમ ભાવે અને અભેદ દ્રષ્ટિથી એ જ મારા ખૂબ ખૂબ આખી વાંચી જય સચિદાય ગયા કાલના માટે પ્રોગ્રામ તૈયાર